તો સુખ કાચું છે સુખ મળે તો રાજી થશો નહીં સુખમાં તમે વધારે વધતી કરો તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે હૈયું બાળશો દુઃખ મળે દુઃખનો પ્રસંગ આવે તો દુઃખને સુખ માનીને ભક્તિ કરો પ્રભુએ મને સુધારવા માટે આ સજા કરી દુઃખ એ સુખ છે જે દુઃખમાં ભગવાન યાદ આવે તે દુઃખ સુખ છે જે દુઃખમાં અભિમાન મળે છે તે દુઃખ એ સુખ છે સુખમાં અભિમાન વધે છે અને દુઃખમાં અભિમાન મરે છે જે દુઃખમાં ભગવાનને શરણે જવાની ઈચ્છા થાય છે એ દુઃખ એ સુખ છે જે સુખમાં જીવ ગાફલ થાય છે એ સુખ એ સુખ નથી દુઃખ છે તમારા જીવનમાં કોઈ દુઃખ નો પ્રસંગ આવે હૈયું ઉભાળશો દુઃખને ભગવાનની કૃપા માનો દુઃખને સુખ સમજો અને ભક્તિ કરો દુઃખ સહન કરીને ભક્તિ કરે તેને બહુ મધુર ફળ મળે દુઃખ થી ગભરાશો દુઃખ સહન કરીને ભક્તિ ભગવાનના જે માતા પિતા છે વસુદેવ દેવકીએ કેટલું દુઃખ સહન કર્યું છે કોઈ અપરાધ નહીં હાથ પગમાં બેડી વાળી સંપત્તિનો નાશ થયો સંપત્તિનો નાશ થયો અતિ દુઃખમાં પણ પતિ પત્ની હૈયું ભાળતા નથી કારાગ્રહમાં પતિ પત્ની સત્સંગ કરે છે સતત ભક્તિ કરે છે અમને તો એવું લાગે છે સતત ભક્તિ કરવા માટે પ્રભુ એમને કેતમાં રાખ્યું સારું કર્યું છે સુખમાં ભગવાનની કૃપા સમજે એ સાધારણ વૈષ્ણવ છે અતિ દુઃખમાં પણ ભગવાનની કૃપામાં અમને કેદમાં રાખ્યા તે સારું કર્યું ઘરમાં બરાબર ભક્તિ થતી નથી ઘરમાં રહીએ ને તો કઈક પ્રવૃત્તિ કરવી પડે ઘરમાં રહીએ તો કેટલાક લોકો વિના કારણ મળવા પણ આવે છે અને ભક્તિમાં વિઘ્ન કરે છે આ કારાગરમાં કોઈ મળવા આવતું નથી બહુ સારું છે અહીંયા કોઈ કામ નથી કોઈ પ્રવૃત્તિ નથી કાળા ગ્રહમાં બધો સમય ભક્તિ કરવા માટે આખો દિવસ અમે ભક્તિ સતત ભક્તિ કરવા માટે પ્રભુએ કૃપા કરીને અમને કેદમાં રાખ્યા કારાગ્રહમાં અતિ દુઃખ છે અતિ દુઃખ ને સુખ સમજીને ભક્તિ કરે એમને આનંદ મળવાનો છે આનંદ એ જ શ્રી કૃષ્ણ છે ઘણા લોકો સુખ અને આનંદ શબ્દ છે આનંદ અને સુખમાં ઘણું અંતર છે સુખ તેને કહે છે જે ભોગવ્યા પછી દુઃખ આવે છે આનંદ તેને કહે છે કે જેનો અનુભવ કર્યા પછી કોઈ દુઃખ આવતું નથી મહારાજ રાજ ઋષિને સાવધાન કારાગ્રહમાં અતિ દુઃખમાં મનને શાંત રાખીને ભક્તિ કરે છે દુઃખ સહન કરીને ભક્તિ કરે તેને બહુ જ મધુર ફળ મળે એમના ઘેર ભગવાન આવવાના છે દેવકીજીના હૃદયમાં પ્રભુએ પ્રવેશ કર્યો તે સમયે યશોદાજી પણ સગર્ભા કરે દેવજી મહારાજ ભગવાન દેવકી માના પેટમાંથી બહાર આવ્યા નથી ભગવાન તો બહારથી જ પ્રગટ થયા દેવકીજીને ભ્રાંતિ છે પેટમાં ગર્ભ છે માતાજીના હૃદયમાં વિરાજેલા પરમાત્માની દેવો ગંધર્વો સ્તુતિ કરે છે સત્યવ્રતમ સત્ય सत्यपरं त्रिसत्यम् सत्यस्य योनिं नीतं च सत्ये सत्यस्य सत्यमृतसत्यनेत्रम् सत्यात्मकं त्वां शरणं प्रपन्ना અમારા ભગવાન અમને આપેલું વરદાન સત્ય કરવા માટે પ્રગટ થવાનું સત્ય નારાયણ સત્ય સાથે સ્નેહ કરો તમે બહુ સુખી થશો માનવ દુઃખી થાય છે એનું એ જ કારણ છે જે ખોટું છે એના પાછળ પડે છે સત્ય પરમાત્મા નારાયણ હવે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે શ્રી કૃષ્ણ ચરણ નો સ્પર્શ ધરતી ને થશે પૃથ્વી ભાગશાળી ભગવાનની સેવા સ્મરણ કરનાર સંસાર સાગર ને તરી જાય જે ભક્તિને ગૌણ સમજે છે ભગવાન ની સેવા પૂજા છોડે છે એવા જ્ઞાની પુરુષોનું પતન થયેલું અમે નજરે જોયું છે જેને પરમાત્માનું જ્ઞાન થયું છે એ પરમાત્માની પૂજા કોઈ દિવસ છોડી શકે છે જીવને ઈશ્વરના નું જ્ઞાન નથી ભગવાનના નું એને જ્ઞાન નથી અને તેથી આ જીવ જગતના પાછળ પડે ભગવાન અતિ ઉદાર છે જેને પરમાત્માના નું જ્ઞાન થયું છે એ એક ક્ષણ ભગવાનને છોડે જ્ઞાની એ પ્રભુ પ્રેમી જયારે થાય ત્યારે જ પરમાત્માનું દર્શન થાય જ્ઞાની જગત સાથે પ્રેમ કરે ત્યાં સુધી ભગવાન માયાના પડદા મારે છે જ્યાં ઓછો પ્રેમ હોય ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી ભગવાન માયાના પડદા માને છે જે જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ત્યારે ભગવાન માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય બ્રહ્મ જ્ઞાની થવું એ બહુ કઠણ નથી બ્રહ્મ પ્રેમી થવું બહુ કઠણ કેટલાકમાં જ્ઞાન હોય છે પણ પૈસા સાથે બહુ પ્રેમ કરે બે પાંચ હજાર નું નુકસાન થાય તો કલાક બે કલાક હૈયું બાળે છે મારા બે હજાર તારો જન્મ થયો ત્યારે તું બે હજાર લઈને આવ્યો તારું શું ગયું કેટલાકમાં જ્ઞાન હોય છે પણ જગત સાથે બહુ પ્રેમ કરે છે એમને કોઈ નિંદા કરે તો એમને દુઃખ થાય નિંદા સામે પછી દુઃખ કેમ થાય છે માનવ જગતને સાચું સમજે જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એના મન ઉપર નિંદાની અસર થતી નથી તમારા ભક્તો તમારી સેવા સ્મરણ કરીને સંસાર સાગરને તરી જાય ભક્તિ વિનાનું જ્ઞાન ભક્તિ વિનાનો યોગ મરણ ને બગાડે છે દગો કરે છે અનાદૃત યુષ્મદ અંગ્રયા દેવો સુંદર સ્તુતિ કરે દેવકીજીને આશ્વાસન આપ્યું છે હવે પરમાત્મા પ્રગટ થવાના છે ચિંતા ન કરે ભગવાન આવે છે પ્રભુના પ્રાગત્યનો હવે સમય થયો છે અંતઃકરણ અતિશય શુદ્ધ થાય ત્યારે ભગવાનનો અવતાર અંદર થાય આજે ભગવાન અંદર નહીં બહાર પ્રગટ થવાના અષ્ટદા પ્રકૃતિની શુદ્ધિ બતાવી છે આ શ્લોક લીધા છે પરમ શોભના પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે લોકો કાળને ક્રૂર સમજે છે કાળ સર્વને મારે છે અને તેથી લોકો કાળને ક્રૂર માને છે પર્વતમાં પ્રગટ થયા ત્યારે કાળ પણ કોમળ થયો ભગવાન કાળના અધીન નથી કાળ ભગવાનના અધીન છે ભગવાન કાળના માલિક છે કાળ ભગવાનનો નોકર છે આજે કાળ કોમળ થયો પ્રસન્ન થયો એનું એ જ કારણ છે મારા માલિક મને કેટલું માન આપે છે હવે મારા માલિક મારા આધીન જેવા થવાના છે ભગવાન કાળના આધીન નથી ભગવાન બાળક થશે ભગવાન મોટા થશે કાળને પ્રભુએ માન આપ્યું છે કાળ કોમળ થયો છે દશ દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતળ એવો વાયુ આવવા લાગ્યો છે રામાવતારમાં વાયુ પુત્ર હનુમાનજી એ સેવા કરી છે પુષ્કલીલામાં સાક્ષાત વાયુદેવ સેવા સેવામાં શ્રી કૃષ્ણ ગાયોને લઈને વૃંદાવનમાં પધારશે ત્યારે પ્રભુને ગરમીનો પરિશ્રમ જરા પણ નહીં થવા હું શ્રી કૃષ્ણને સ્પર્શ કરીશ વાયુદેવને એ આનંદ થયો હવે મારો બ્રહ્મ સંબંધ થવાનો છે હું પરમાત્માને સ્પર્શ કર્યો વાયુદેવ સેવામાં આવ્યા છે આજે સંતોના મન અતિ અને શાંત હવે તો પરમાત્મા પ્રત્યક્ષ પ્રગટ થવાના છે હવે તો ઉઘાડી આંખે સમાધિ લાગશે શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા મન શાંત રહેશે કેટલાક લોકો આંખ બંધ કરીને બેસે ત્યારે એમનું મન શાંત રહે છે આંખ ઉઘાડે છે ત્યારે મન ચંચલ થઈ જાય તેથી યોગીઓ આંખ બંધ કરે છે પ્રાણાયામ કરે છે હવે સંતોને આનંદ થયો કે હવે આંખ બંધ કરવાની જરૂર નથી નાક પકડવાની જરૂર નથી આંખ શ્રી કૃષ્ણમાં રાખવાની જરૂર ભગવાનમાં નજર રાખીને જપ કરીશું સમાધિ રાખશે સંતોને બહુ આનંદ થયો આકાશમાં મેઘો ગડગડ ગડગડ ગડગડ ગર્જના કરે મેઘો અતિશય આનંદમાં આવ્યા મેઘો એકવાર સમુદ્ર પાસે ગયા અને સમુદ્ર દેવને કહેવા લાગ્યા અમે એવું સાંભળ્યું છે કે તમારા અંદર નારાયણ અંદર વિરાજેલા નારાયણમાં તમે અમને દર્શન કરાવો ત્યારે સમુદ્રદેવે કહ્યું ભગવાનના દર્શન સુલભ નથી દુર્લભ છે નિસ્વાર્થ ભાવથી તમે સમાજની સેવા કરો શુદ્ધ થઈને આવો તો હું દર્શન કરાવું ત્યાં મેઘો સમુદ્રનું ખારું પાણી પી જાય છે અને એને મધુર બનાવીને જગત જગતને આપે સમાજની સેવા મેઘરાજ કરે છે ખારું પાણી પી જાય અને એને મધુર બનાવીને આપણને આપે છે મેઘરાજ મહાન સંત છે સંત તે છે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે સુખ ભોગવીને બીજાને સુખ આપે એ સંત નથી સજ્જન છે જે સુખ ભોગવે છે અને બીજાને સુખ આપે છે એ સંત ન કહેવાય એ સજ્જન કહેવાય સંત તે છે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે મેઘરાજ મહાન સંત છે મેઘરાજ ખારું પાણી પી જાય છે ખારું પાણી એ દુઃખ નું સ્વરૂપ છે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે મેઘ એ મહાન સંત છે સંતોનું સ્વરૂપ ભગવાન ને બહુ ગમે છે આજે શ્રી કૃષ્ણ મેઘ શ્યામ પ્રગટ થવાના મેઘોને એવો આનંદ થયો લાલાનો રંગ અને મારો રંગ સરખો જ છે શ્રી કૃષ્ણનો ખાસ મિત્ર તો હું છું આકાશમાં મેઘો મધ્યરાત્રિના સમયે કમળો ખીલતા નથી પણ કમાવાળી ભગવાન પ્રગટ થવાના છે અને તેથી મધ્યરાત્રિના સમયે કમળો ખીલ આખું જગત કાળ નિદ્રામાં છે જગતમાં બે જીવ જાગતા હતા વસુદેવ અને દેવ સંપત્તિનો નાશ થયો સંતતિનો નાશ થયો અતિ દુઃખમાં પણ ભગવાનના ઉપકાર માને છે સતત નારાયણ નું ધ્યાન સ્મરણ કરે છે એકવાર દર્શન અમે તમારા માટે જીવીએ જેનું જીવન ભગવાનના માટે છે એને ભગવાન દર્શન ગાઢ નિદ્રામાં છે સૂતેલાને સંસાર મળે છે જે સાવધાન થઈને ભક્તિ કરે એને ભગવાન મળે છે જે ગાફલ રહે છે જે સંસાર સુખમાં ફસાયેલો રહે છે એ સૂતેલો છે જે સાવધાન થઈને સતત ભક્તિ કરે એ જાગ્યો છે જાગનારને ભગવાન મળે અને સુતેલાને સંસાર મળે આખું જગત ગાઢ નિદ્રામાં હતું જગતમાં બે જીવ જાગતા હતા વસુદેવ અને દેવ શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રાણ તરસે કૃપા કરો ને દર્શન આપો પરમ પવિત્ર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્ર નો સુયોગ મધ્યરાત્રિના સમયે માતા દેવકીજીના સન્મુખ સદગુરુરૂપે કૃષ્ણ કનૈયા જય જયકાર છે ભગવાનના દર્શન શ્રી કૃષ્ણ દર્શન માં આનંદ થયો વસુદેવ દેવકી પરમાત્માની સ્તુતિ મારા માટે ભગવાન કારાગ્રહમાં કમદભૂતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગગશોભિકૌસ્તુભમ પીતાંબરમ વસુદેવ દેવકી નારાયણ ના દર્શન કરે છે નારાયણ ની નજર વસુદેવ દેવકી દર્શન માં આનંદ થયો કૃપા કરો વસુદેવ દેવકી સ્તુતિ કરે છે પ્રભુએ આજ્ઞા કરી આંખમાંથી મને અંદર લઈ આ સ્વરૂપને અંદર રાખીને અગિયાર વર્ષ હજુ ધ્યાન થોડું પાપ બાકી છે અગિયાર વર્ષ મારું ધ્યાન કરશો પછી હું તમારી સાથે જઈશ પછી એક ક્ષણ તમને નહીં છું ભગવાનના માતા પિતાને પણ ધ્યાન કરવાની જરૂર પડે છે પ્રભુએ આજ્ઞા કરી બરાબર દર્શન કરો આ સ્વરૂપને આંખમાંથી અંદર લઈ જાઓ આ સ્વરૂપનું સતત ચિંતન કરો મને જલ્દી ગોકુળમાં પહોંચાડો ગોકુળમાં મારે લીલા કરવી છે અગિયાર વર્ષ પછી હું તમારી પાસે માતા પિતાને સ્વરૂપ નું ભાન કરાવ્યું અને તે શત્રુજ સ્વરૂપ અંતર્ધાન કરી બાલકૃષ્ણ વ્યક્ત કર્યું છે દેવકી માએ ગોદમાં લીધા છે પ્યાર કરે છે હૃદયનો પ્રેમ રસ બાલકૃષ્ણને આપે છે કેવો દેખાય મને આજ્ઞા થઈ છે થોડું પાપ બાકી છે અગિયાર વર્ષ ધ્યાન કરો એ ઉતાવળ કરી છે ટોપલીમાં ગાદી રાખી છે ગાદીમાં બાલકૃષ્ણને પધરાવે છે વસુદેવજી ને થોડી શંકા તો થઈ કારાગૃહના દરવાજા બનશે હું બહાર કેવી રીતે જાઉં દેવકીજીએ કહ્યું આ બાળક કોઈ સાધારણ નથી અદભુતમ બાળક બ્રહ્માદિક દેવોનો પણ આ પિતા છે તમે બાલકૃષ્ણને માથે પધરાવો વસુદેવજી જ્યાં બાલકૃષ્ણને માથે પધરાવે છે હાથની પગની પેઢીઓ તૂટી ગઈ ભગવાનને જે બુદ્ધિમાં રાખે છે ભગવાનને હૃદયમાં રાખીને જે ધ્યાન સ્મરણ કરે સંસારનું બંધન છૂટે છે કારાગ્રહનું બંધન છૂટે છે શું આશ્ચર્ય યોગ માયાનો જન્મ યશોદાજીના ત્યાં થયો હતો અને તે યોગ માયાના પ્રતાપે આખું જગત ગાઢ નિદ્રામાં હતું કંસના સેવકો સૂતેલા વસુદેવજી બાલકૃષ્ણલાલ ને માથે રાખે Thank બાલકૃષ્ણલાલને ગોકુળમાં લઈ જાય ભાદ્રપદ શુદ્ધ ષષ્ઠીના દિવસે બલરામજીનું પ્રાગટ્ય થયું બલરામજી શેષ સ્વરૂપ ધારણ કરીને આવે છે બાલકૃષ્ણ ઉપર ફણાઓથી છત્રધા મધ્યરાત્રિનો સમય છે હજુ તો યશોદા માને દર્શન થયા નથી કોઈ ગોપીને દર્શન થયા નથી પ્રથમ દર્શન શ્રી યમુના મહારાણી માને બાલકૃષ્ણના દર્શન કરતા શ્રી યમુનાજીને બહુ આનંદ થયો મારા પ્રાણનાથ આવ્યા છે હું ચરણને સ્પર્શ કરી યમુનાજીનું જળ વધવા લાગ્યું વસુદેવજીના ઘણા સુધી તે જણાવ્યું છે વસુદેવજી ગભરાયા નાનાને હવે ત્રાસ થશે બાલકૃષ્ણલાલ સમજી ગયા છે યમુનાજી મળવા આવે છે ટોપલીમાંથી ચરણને બહાર શ્રી કૃષ્ણ ચરણમાં કમળની ભેટ અર્પણ કરી જય જયકાર કર્યો યમુનાજી શ્રી કૃષ્ણ ને સ્પર્શ કરે છે અતિ આનંદમાં સ્તબ્ધ થયા આકાશમાં દેવો ઋષિઓ પોતા હતા યમુનાજી તો ચરણને સ્પર્શ કરે છે બધા દેવો ઋષિઓ યમુનાજીને વારંવાર વંદન કરી શ્રી યમુને શ્રી યમુનાજીનો જય જયકાર કરવા લાગ્યા છે શ્રી કૃષ્ણ ચરણ ચરણનો સ્પર્શ થયો આનંદમાં યમુનાજી સ્તબ્ધ થયા છે ધીરે ધીરે જળ ઓછું થયું છે વસુદેવજી ગોકુળમાં જાય છે અંદર પ્રવેશ કર્યો છે યોગ માયાના પ્રતાપે બધા ગાઢ નિદ્રામાં બધા સુતેલા યશોદાજીને એટલી જ ખબર પડી કઈક થયું ખરું છોકરો થયો કે છોકરી થઈ તે ગાઢ નિદ્રામાં અંદર ગયા છે યશોદાજીની ગાદીમાં બાલકૃષ્ણને યોગ માયાને ટોપલીમાં રાખે ત્યારે નું હૃદય પીગળ્યું છે હું કેવો પાપી છું પરમાત્મા બીજાને આપું છું અને આ માયાને ઘેર લઈ જઉં છું મારું કેવું પાપ છે ગમે કે ન ગમે પ્રભુની આજ્ઞાનું પાલન કરવામાં જીવનું કલ્યાણ માયાને ટોપી માં રાખી છે પ્રેમથી કરી છે રાત્રિનો સમય છે કારાગૃહમાં ગોપીઓ જયારે નંદ ઘેર આનંદ ભયો ત્યારે તમારે ઉત્સવ કરવાનો આપણે જેવો સાધારણ માનવ ઉત્સવ શું કરી શકે ઉત્સવ તો પ્રેમની મૂર્તિ ગોપીઓ કરે ગોપીઓના ચરણમાં વંદન કરો ગોપીની આંખ સાથે તમારી આંખ એક કરો ગોપીની આંખ કેવી છે ગોપી નું મન કેવું છે ઉત્સવ ગોપીઓ કરે શાંતિથી કથા કથાથી મધુર છે વસુદેવજી યોગ માયાને લઈને ઘરમાં આવ્યા છે કંસને ખબર પડી કંસ દોડતો ગયો છે દેવકીજીએ કહ્યું આ કન્યા છે મારા અનેક બાળકોને તે માર્યા છે તને કન્યાદાનનું ફૂલ મળશે કંસે માર્યું નહીં આજ મારું કામ આજ મારું કામ કન્યાના બે પગ પકડ્યા છે એને મારવાની બહુ ઉતાવળ થઈ એને જોયું પણ નહીં કે આ છોકરો છે કે છોકરી આજ મારો કાળ છે પથ્થરમાં પછાડવા જાય એના હાથમાંથી યોગ માયા છટકી ગયા છે જતા જતા કંસના મસ્તક ઉપર જોરથી લાત મારો અને આકાશમાં અષ્ટભુજા ભદ્રકાળી ભદ્રકાળી માતાનું પ્રાગટ્ય થયું છે ભદ્રકાળી માએ કંસને કહ્યું છે મૂરખ તને અક્કલ નથી બાળકોને મારે છે તારા કાળનો જન્મ તો ક્યારનો છે કંસ રાજા જોવા લાગ્યો આ મોટી દેવી છે મને આકાશવાણીએ કહ્યું હતું દેવકીનો આઠમો ગર્ભ મારો કાળ આ જવાનો બદલ્યો ને આકાશવાણી પણ જુઠ્ઠું જ બોલે છે એવું લાગે આકાશવાણીએ મને કહ્યું મેં આકાશવાણીમાં વિશ્વાસ રાખ્યો આ તો મોટી દેવી છે અને દેવીએ મને કહ્યું મારા કાળનો જન્મ થઈ ગયો છે ક્યાં થયો તે ખબર પડતી કંસ ગભરાયો પછી તો વસુદેવ દેવકીને કારાગ્રહમાંથી છુડાવી ક્ષમા માગી મારી ભૂલ થઈ મેં તમારા છોકરાઓ માર્યા નથી મેં મારા જ બાળકો માર્યા મેં આકાશવાણીમાં વિશ્વાસ રાખ્યો એ મારી ભૂલ થઈ તમે જ્ઞાની છો આત્મ નો વિચાર કરો આત્માનો જન્મ થતો નથી આત્માનું મરણ થતું નથી શરીરે કાયમ ટકતું નથી કૌશ બાળકોની હિંસા કરનારો અને બ્રહ્મધ્યાનની વાતો કરે છે વસુદેવ દેવકીને કારાગૃહમાંથી છોડાવી કંસ ઘેર ગયો છે હવે નંદ મહોત્સવની કથા અતિ મધુર કથા છે ભાગવતના શ્લોક છે અઢાર હજાર અઢાર હજાર શ્લોકો નંદ મહોત્સવ ની કથા વ્યાસ મહર્ષિએ અઢાર શ્લોકોમાં કરી જાતા नाता जन्माष्टमीला रात्री बार वाजता सुधी नंद बाबा जागरण કરશે રસોનો સમય થયો છે બધા છું ત્યારે બધા જાગે અત્યારે જાગવાની જરૂર નથી સવારે આનંદની વાર્તા સાંભળીશું સુઈ જાઓ ગુરુ મહારાજની એવી આજ્ઞા થઈ નંદ બાબા પથારીમાં જ્યાં આંખ બંધ કરે છે યોગ માયાનું આવરણ ગાઢ વસુદેવજી બાલકૃષ્ણલાલને લઈને જયારે ગોકુળમાં આવ્યા બાલકૃષ્ણ નંદ બાબાના ઘરમાં જયારે આવ્યા છે ત્યારે નંદ બાબાને એક સુંદર સ્વપ્ન દેખાયું નંદ બાબા એ સ્વપ્નમાં જોયું છે મારા આગળ મોટા મોટા ઋષિઓ આવ્યા હું સંતોને વંદન કરું છું મને બધા આશીર્વાદ આપે છે ઉઠો ઉઠો અને આરતીનો ઉમેરી છે હવે પરમાત્મા બનાવે છે નંદ બાબા એ સ્વપ્નમાં જોયું છે હું ગાયોની પૂજા કરું છું હું નંદજી સ્વપ્નમાં જોયું છે યશોદાના ગોદમાં અતિ સુંદર એક બાળક રમે નંદ બાબાને સ્વપ્નમાં બાલકૃષ્ણલાલના દર્શન થયા નંદજી જાગ્યા છે વિચાર કરે છે કેવું સુંદર બાળક આવું બાળક મારા ઘેર આવે ને તો મારા ઘરની શોભા વધી જશે આવું એક બાળક બાળક મારા ઘરમાં નહીં એવું ક્યાં ફોન કર્યું રાત્રે બાર વાગતા સુધી હું પુત્રના વિચાર કરતો હતો અને તેથી મને સ્વપ્નમાં બાળક દેખાયો સ્વપ્નમાં મેં બાળકને જોયો છે આવું તો જગતમાં થયો નથી થશે મારા નારાયણના જેવો જ એનો રંગ હતો નંદ બાબાના ઘરમાં નારાયણની સેવા હતી મારા નારાયણ નારાયણના જેવી જેની આંખ હતી કેવું સુંદર એવો દીકરો મારા ઘરમાં આવે તો મારા ઘરની શોભા વધી જાય મેં તો કઈ ભૂલ કર્યું નથી આ બધા વ્રજવાસીઓએ મને આશીર્વાદ મારા માટે અનેક દેવોની પૂજા કરી છે અનેક દેવોને વાઘા રાખી છે આ બધાના આશીર્વાદથી કદાચ મારા ઘેરાવો દીકરો આવે નંદ બાબાના ઘરમાં અનેક નોકરો હતા પણ નંદ બાબા ગાયોની સેવા જાતે કરતા તુલસી નંદો આવા ગયા છે ગાયોની સેવા કરે છે અને સેવા કરતા કરતા સ્વપ્ન યાદ આવે કેવું સુંદર એક સાધુએ મને કહ્યું હતું જે બહુ પ્રેમથી ગાય માતાની સેવા કરે એનો વંશનો નાશ થતો નથી મેં આજ સુધી ગાયોની બહુ સેવા કરી છે મારું વંશ વધે એવી કઈ બહુ ઈચ્છા નથી મારા પાછળ ગાયોની સેવા કરતા ઘરમાં બાળક હોય તો મને ગાય બહુ યાદ આવશે મારા પાછળ આ ગાયોનું શું થશે મારા માટે નહીં ગાયોની સેવા કરવા માટે મને એક દીકરો નંદો આવાને આજે ગાયોની થોડી ચિંતા થઈ છે મારા પાછળ ગાયોનું શું થશે બાલકૃષ્ણલાલ ને સમયે ઘૂંટણીએ ચાલતા પોશાક પીવું ઝગડું પહેર્યું છે સોનાનો કંદોળો છે બાજુમાં ધારણ કર્યા છે રેશમ જેવા સુવા અને વાકડી રાખી છે મૂળ પિચ્છરો ભૂગટ છે કાનમાં ઉંદર છે આંખમાં મોતી રટે છે આંખમાં પ્રેમ જે બાળક નંદ બાબાએ સ્વપ્નમાં યશોદાજીના ગોદમાં જોયું એ જ બાળક આજે ગૌશાળામાં દેખાય નંદ બાબાને ગાયોની ચિંતા થઈ હતી મારા પાછળ ગાયોને શું થશે બાલકૃષ્ણ મસ્તક હજાર હવા હું ગાયોને હાચવી હું ગાયોની સેવા કરવા માટે જ આવ્યો છું આ કેવું દેખાય હું જાગું છું કે સુતેલો છું મને સ્વપ્ન દેખાય ના ના સ્વપ્ન નથી પ્રત્યક્ષ દેખાય અતિ આનંદમાં શરીર સ્તબ્ધ થઈ બાલકૃષ્ણના દર્શનમાં આનંદ વાવા એવા તત્મય આ બાજુ યશોદામાં જાગ્યા માએ જોયું ચારે બાજુ પ્રકાશ આ બાળક છે કે હીરો છે લાલાનો જન્મ થયો તે મને ખબર પડી નહીં યશોદામાં બાલકૃષ્ણને ઉઠાવીને ગોદમાં એકે કલ્પને પ્રેમથી નિહાળે છે ચરણ કમલ કર કમલ મુખ કમલ નેત્ર કેવું દેખાય મારા રામને કોઈની નજર ન લાગે મારો કદૈયો મારકંડાયું થાય સુખી થાય નારાયણ નારાયણ નારાયણ કીર્તન કરતા કરતા યશોદા માં નજર થાય નંદ બાવાની એક નાની બેન તેનું નામ સુનંદા છે સુનંદાજી છાગ્યા છે અંદર જાય છે અને તે સુનંદાજીએ જોયું ભાવીના ગોતમાં અતિ સુંદર બાળક મારો ભાઈ રાત્રે બાર વાગ્યા સુધી જાગતો હતો મારા ભાઈને હું ખબર આપી સુનંદાજી દોડતા પથારીમાં નંદ બાબા દેખાતા મારો ભાઈ ગાયોની સેવા કરવા ગયો છે સુનંદાજી દોડતા દોડતા ગૌશાળામાં આવ્યા છે નંદવાળા બાલકૃષ્ણના દર્શનમાં તન્મય થયા હતા અને તે સમયે સુનંદાજી આવે છે ભૈયા અરે ભૈયા લાલા ભયો બાળકનો જન્મ થયો આંખ દર્શન છે અને કાન સાંભળે છે હવે તો પ્રભુએ આંખમાંથી કાનમાંથી અંદર પ્રવેશ કર્યો છે આનંદ એ શ્રી કૃષ્ણ છે આનંદ જયારે હૃદયમાં સમાતો નથી ત્યારે આનંદ આંખમાંથી ધીરે ધીરે બહાર આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે બેન ને પૂછે છે બાળક કેવો સુનંદાજીએ કહ્યું ભાઈ તારા ભાગ્યનો ઉદય થયો છે આવો તમે જોયો નથી આવો થયો નથી થવાનો આપણા ઘરમાં ઠાકોરજી વિરાજેલા છે નારાયણ માં જેવો જ એનો રંગ શ્યામ છે એની આંખ નારાયણના જેવી છે હું શું વર્ણ મારી બુદ્ધિ અલ્પ છે તું જલ્દી સ્નાન કરીને આવજે હું તારા ગોદમાં બાલકૃષ્ણ વ્રજવાસીઓ નંદવાલાને ના કિનારે યમુનાજીને વંદન કરીને સ્નાન કર્યું છે નંદજીને શૃંગારે છે પાટલે બેસાડે છે શાંડિલ્યાદિક ઋષિઓ ત્યાં આવ્યા છે નંદ બાબાના હાથે ગણપતિ મહારાજની પૂજા પુણ્ય વાચન થયું શાંતિ શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા શાંતિ ઋષિએ નંદ બાબાને કહ્યું છે બાબા અમારો ધર્મશાસ્ત્રનો એવો નિયમ છે નારદ છેદન થયા પછી વૃદ્ધિ સૂતક લાગે વૃદ્ધિ સૂતક લાગ્યા પછી તો તમારા ઘરનું પાણી પણ કોઈ બ્રાહ્મણ દેશે હજુ નું સૂચક લાગ્યું નથી તમે ધ્યાન આપો તમારા ઘેર બાળક આવ્યો છે નંદજી બધાને વંદન કરે છે અને નંદ બાબાએ કહ્યું છે હું દાન આપનારો કોણ છું આ વૃદ્ધાવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી દીકરો છે મારો કનૈયો મારકંડાયું થાય સુખી હું તમને શું દાન આપું પણ હવે તમે આશીર્વાદ આપો અને ઘરમાં જાઓ જેને જે જોઈતું હોય તે લૂંટી આ ઘરમાં જે કઈ છે તે બધું તમારું હું આપનારો કોણ છું જેને જે વસ્તુની જરૂર હોય તે લઈ જાઓ સુનંદાજી દોડતા આવ્યા છે સુનંદાજી એ કહ્યું છે ભાઈ એવું નહીં આ બધા મારા બાળકને આશીર્વાદ આપવા માટે આશા રાખી રહ્યા આ બધાના આશીર્વાદથી મારો દીકરો સુખી થયો આજે હું તારા હાથે દાન આપવાનું અન્નદાન વસ્ત્રદાન ગાયોનું દાન સુવર્ણનું હાથણ જેવી હૃષ્ટ પુષ્ટ સોનાના શિંગડા વાળી રૂપાના ખડી વાળી મોટા મોટા ઋષિઓ ગાય થઈને ઋષિઓએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી બુદ્ધિમાંથી કામ નીકળતો નથી બુદ્ધિમાં કામ સૂતેલો રહે છે એ કોઈ કોઈ વખત ઋષિઓને પણ ત્રાસ આપે શું કરી સર્વ પ્રકારનો અભિમાન છોડીને નંદ બાબાના ગોકુળમાં ગાય થઈને અમને વૃંદાવનમાં લઈ જશે પ્યાર કરશે અમારા પીઠ ઉપર હાથ ફેરવશે શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે કામનો નાશ શ્રી કૃષ્ણ સાથે જે પ્રેમ કરે શ્રી કૃષ્ણ વાસનાનો વિનાશ કરે મોટા મોટા ઋષિઓ અભિમાન છોડીને કોકોમાં ગાય થઈને આજ ઋષિ ઉપા ગાયોને ખબર પડી છે ગોપાલ ગાયો નાચવા લાગી છે નંદ બાબા જુએ છે મારા ઘેર દીકરો આવ્યો એ મારી ગાયોને ખબર પડી છે આટલો બધો આનંદ આટલો બધો ઉત્સાહ ગાયોમાં મેં જોયો ગાયોનું દાન કેટલાક બ્રાહ્મણોને એકસો આઠ ગાયો કેટલાકને બસો પાંચસો હજાર ગાયો એક બ્રાહ્મણ દોડતો દોડતો આવ્યો વાવા વાવા હું રહી ગયો બાબા ત્રણ વર્ષ થયા હું તમારા માટે ઉપવાસ કરું અને સંતાન ગોપાલ નો જપ કરું છું એનું પૂરું તમને બાબા તમારા ઘેર દીકરો થયો છે તે મારા આશીર્વાદથી થયો છે ત્રણ વર્ષ મેં ઉપવાસ કર્યા છે બાબા બીજા બ્રાહ્મણો કરતા મારું સન્માન થોડું વિશેષ કરો ગઈકાલે હું જપ કરતો હતો ત્યારે મને બધું દેખાયું છે બાબા તમારો કનૈયો કોણ છે તે હું જાણું મારા ઈષ્ટદેવ નારાયણ છે મારા ઈષ્ટદેવની મને આજ્ઞા છે એક અક્ષર ભૂલવાનું નહીં અને જેવો બોલતો નથી ત્રણ વર્ષ આ બ્રાહ્મણે ઉપવાસ કર્યા છે નંદ હૃદય કરે મારા માટે ત્રણ વર્ષ પાંચ હજાર ગાયો એ બહુ રાજી થયો ગાયોને લઈને એનું ઘર કઈ બહુ મોટું નથી તે કોઠારમાં ગાયો લઈ ગયો અગાશીમાં ગાયો લઈ ગયો ગાયો બહુ વધે છે ત્યારે રસોડામાં પણ ગાયો લઈ ગયો ઘરવાળીને જળ ભરવા માટે કહી માથે પાણીનું વેડું લઈને આવે એનો સ્વભાવ થોડો કડક છે દૂરથી એને જોયું રસોડામાં ગાયો દેખાય એને ઠીક લાગ્યું નહીં ધણીને ઠપકો આપ્યો તમે કેવા લોભિયા છો આટલું લોભ કરવાની શી જરૂર છે આપણું ઘર ક્યાં મોટું છે આટલી બધી ગાયો કેમ નહીં બ્રાહ્મણે હાથ જોડ્યા છે અને કહ્યું છે આજે આનંદનો દિવસ મારા આશીર્વાદથી દીકરો થયો અને તેથી મને પાંચ હજાર ગાયો આપી છે હું જાણું છું ઘરમાં જગ્યા નથી હું નહીં આવ્યો છું મારો એવો વિચાર છે એક હજાર ગાયો સારું બેને આપવી છે અને બે હજાર ગાયો હું તારા પિયરમાં મોકલવાનો છું તો તો વાંધો નહીં હજુ નહીં આવો તો હાજરી રાખો આટલી બધી તમને ગાયો કેમ મળી મારા આશીર્વાદથી દીકરો બ્રાહ્મણીએ જયારે સાંભળ્યું યશોદાના ત્યાં બાળક આવ્યો છે બ્રાહ્મણીને બહુવા આ બ્રાહ્મણીના ઘરમાં સાત કન્યાઓ જ હતી એક પણ છોકરો આ બ્રાહ્મણી યશોદાજીના ઘેર બેસવા જાય છે અને ત્યારે હૃદયથી આશીર્વાદ આપે યશોદા હું નારાયણ ની રોજ પ્રાર્થના કરું છું મને દીકરો આપશો એક દીકરો યશોદાને યશોદા તારા ઘેર બાળક આવે એને હું મારો દીકરો બ્રાહ્મણીએ જયારે સાંભળ્યું યશોદાના ત્યાં બાળક થયો છે પછી તો એને બહુ આનંદ થયો એને વિચાર કર્યો હવે હું ત્યાં જઉં ને તો યશોદાજી મારું સન્માન કરશે મને પગે લાગશે મને તો એવું લાગે છે મારા ગોદમાં બાળક અર્પણ કરીને કહેશે કે તમારો બ્રાહ્મણીને એવું થયું કે કનૈયો મારો દીકરો છે સાત કન્યાઓ પછી મને છોકરો થયો છે એ સોનાજી એવું જ બોલશે કે આ તમારો દીકરો બ્રાહ્મણી આનંદ સુખદેવજી મહારાજ કથા કરતા નથી દર્શન કરતા કરતા બોલ્યા છે સાધુઓને બ્રાહ્મણોને ગરીબોને બહુ બહુ દાન આપ્યું છે બધા હૃદયથી આશીર્વાદ આપે છે ગોપીઓને દર્શનની બહુ ઉતાવળ છે સુંદર શૃંગાર કર્યો છે લાલાને ભેટ આપવી છે વસ્ત્ર આભૂષણ થાળીમાં છે હાથમાં થાળીઓ લઈને ગોપીઓ દોડતી આવે ગોપીઓની બહુ ભીડ થઈ છે નંદ બાબા વધારે હાથ જોડે મારા લાલને આશીર્વાદ આપવા નંદજીનો હૃદય ભરાવે ગોપીઓ આજે દોડતી દોડતી જાય છે ત્યારે એવું લાગે છે કે સૌ વિના ભક્તિ ભગવાનને મળવા માટે અને આંખ બોલે છે ભાગશાળી હું છું શ્રી કૃષ્ણ દર્શન નો આનંદ મને મળશે આ કે છે હું ભાગશાળી છું એટલામાં કાન બોલવા લાગ્યા શ્રી કૃષ્ણ પ્રાગટ્યની વાર્તા મેં તને સંભળાવી છે અને તેથી તને દર્શન નો આનંદ કાન કે છે હું ભાગશાળી છું મારો કનૈયો મધુર વાસણી વગાડશે અને લાલાની વાસણી સાંભળવી છે અને સંસાર વ્યવહાર વાતો મારે સાંભળવી જ નથી કનૈયો વાસળી વગાડશે તે હું સાંભળીશ કામ કે છે હું વાગશે એટલામાં હાથ ને વાચા ફૂટી હાથ બોલવા લાગ્યા તમને દર્શનનો અને સાંભળવાનો આનંદ મળે છે ભાગશાળી તો છું હાથ કે છે બાલકૃષ્ણને ઉઠાવીને હું ગોદમાં લઈશ બાલકૃષ્ણને હું સ્પર્શ કરીશ બાલકૃષ્ણના મુખમાં માખણ મિશ્રી આપી ખાસ કે છે હું માગશે એટલામાં પગ બોલવા લાગ્યા તમને બધાને ઉઠાવીને હું લઈ ભાગશાળી મારા અનેક જન્મ મને યાદ આવે છે પૂર્વ જન્મમાં પૈસા માટે હું બહુ ભટકતો મને યાદ આવે છે કામાન થઈને અનેક સ્ત્રીઓના પાછળ પાછળ હું ચાલતો આજે પૈસા માટે નહીં આજે હું પરમાત્માને મળવા માટે દોડતો પણ કે છે મને એવું લાગે છે મારો છેલ્લો જન્મ હવે મારે જન્મ લેવાનો પ્રસંગ આવશે નહીં મારો અંતિમ જન્મ છે આજે હું પરમાત્માને મળવા માટે દોડતો હતો હું ભાગશાળી છું એટલામાં તો હૈયું બોલવા લાગ્યું હૃદય કે છે ભાગશાળી તો હું છું ખરો આનંદ મને મળવાનો છે લાલાને હું આલિંગન આપીશ હું પ્યાર કરીશ હું બાલકૃષ્ણ સાથે એક થઈશ ખરો આનંદ તો મને જ મળવાનો હૈયું કે છે હું ભાગશાળી હવે હું પરમાત્માને મળવાનો છું અને કોઈ સ્ત્રીને મળવાની ઈચ્છા નથી કોઈ પુરુષને મળવાની ઈચ્છા નથી હવે પરમાત્માને મળવું છે હવે પરમાત્મા લગે એક થવું છે હૈયું કે છે હું ભાગશા ભગવાનને હું હારી ગોપીઓ દોડતી જાય યશોદા માના ગોદમાં વિરાજેલા બાલકૃષ્ણને વિવેકે વધારે વસ્ત્ર આભૂષણ ભેટ આપે પ્રથમ દર્શનમાં બાળકૃષ્ણ એક એકનું મન ખેંચી લે છે ગોપીનું તન ભલે ઘરમાં જાય એનું મન મને મનનું આકર્ષણ કેટલી ગોપીઓ બહુ ગરીબ સાંભળ્યું છે યશોદાના ત્યાં બાળક આવ્યો છે આજે ખાલી હશે ન જવાય લાલાને કઈક આપવું છે ઘરમાં જુએ છે એ બહુ ગરીબ છે એના ઘરમાં કોઈ સારું વસ્ત્ર નથી કોઈ આભૂષણ મારી લાલાને કંઈક આપવું છે એને ઘરમાં કઈ મળ્યું નહીં એના ઘરમાં બશીર દહીંની ગોળી તે ની ગોળી માથે રાખીને દોડવા લાગી કોઈ માખણ ની ગોળી માથે રાખે છે લાલાને હું દહીં આપીશ માખણ ગોપી દોડતી દોડતી આવે છે યશોદા માના ગોદમાં વિરાજેલા બાલકૃષ્ણને પ્રેમ થઈ ગયા શ્રી કૃષ્ણ દર્શનમાં હૃદય પી ગયું છે એવો આનંદ થયો આ દહી લારાને ભેટમાં અર્પણ કરવા માટે લાવી હતી પણ બધું ભૂલી ગઈ એને બહુ આનંદ થયો જે દહી લારાને અર્પણ કરવા માટે લાવી હતી એ દહી એ સખી ઉપર ફેંકવા લાગી દહીથી સખીને એને દેહનું ભાન નથી બાલકૃષ્ણ કાલમાં હસે છે દહીં મારા માટે લાવી હતી મને આપતી નથી ગોકુળમાં એક વૃદ્ધ બ્રાહ્મણ પતિ પત્ની બહુ ગરીબ નંદ બાબા એમને આધાર આપ્યો હતો પતિ પત્ની નો એવો નિયમ હતો સવારે ચાર વાગે ઉઠીને સ્નાન કરે ગોપાલજીની પૂજા કરે આખો દિવસ પતિ પત્ની ગોપાલ મંત્ર નો જપ કરે બે વાગે ત્રણ વાગે જયારે અતિશય ભૂખ લાગે ત્યારે બે જણ ભિક્ષા માંગવા જાય ભિક્ષામાં જે કઈ મળે એ ગોપાલજીને અર્પણ કરે એકવાર બ્રાહ્મણની અવસ્થા એકસો પાંચ વર્ષ હતી અતિ વૃદ્ધાવસ્થા છે હજુ એને ગોપાલના એકવાર પણ દર્શન થયા બ્રાહ્મણ ની બહુ ભાવના છે મરતા પહેલા મને વાર દર્શન થાય તો સારું પૈસા માટે પ્રવૃત્તિ કરી નથી કોઈ શું ભૂલ્યું નથી

પણ ઈષ્ટદેવના દર્શન કરીએ છીએ અતિ આનંદ અતિ આનંદમાં આંખમાં હસુ હાથ જોડીને રાખવાનો ભોજ આંખમાંથી પરમાશ્રી નીકળે છે

વૃદ્ધાવસ્થા છે ઘરમાં દીકરો નથી પાસે પૈસો નથી અંતકાળમાં મારી પાસે કોણ આવશે મારા પ્રાણ જયારે વ્યાકુળ થશે ત્યારે મારા મુખમાં ગંગાજળ કોણ આવશે હું દરિદ્રી બ્રાહ્મણ ઘરમાં કઈ નથી મારા પતિદેવને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ નથી આખો દિવસ ગોપાલ મંત્રનો બ્રાહ્મણીને ચિંતા હતી અંતકાળમાં મારું શું થશે મારી પાસે કોણ આવશે યશોદાજીએ કહ્યું કે આ બાળક તમારો છે પતિ પત્નીને એવો આનંદ થયો એમને આધાર મળ્યો અંતકાળમાં બાલકૃષ્ણ મારી પાસે આવશે સમય દોડતો આવે છે એ બહુ પ્રેમ કરે છે મારું મરણ સુધર બાલકૃષ્ણ મારું બાળક છે યશોદાજીએ કહ્યું છે આ તમારો દીકરો છે પછી બંનેને એવો આનંદ થયો આનંદમાં નાચે યશોદામાએ આજ્ઞા કરી છે ગોપીઓ ઘેરથી જે કઈ લાવે એક એક ના ઘરમાં દસ દસ ઘણું આપે જરાય સંકોચ રાખશો નહીં ગોપીને આસનમાં બેસાડે છે યશોદા માએ એની પૂજા કરી એના હાથમાં ચાંદીની થાળી આપી સૂકો ભેવો ભર્યો છે યશોદાજીએ કહ્યું આ મારા દાદાની યાદગીરી છે તમે ઘરમાં ડખો સન્માન કેટલું કર્યું આનંદમાં ગોપી દોડતી જાય એને સખી મળી છે તે બતાવે છે આ સાડી મને આ થાળી મને આ થાળીને પાછી આપવાની નથી મારા ઘરમાં જ રાખો ગરીબનું સન્માન કરો એનું હૃદય પીગળેલા હૃદયમાંથી આશીર્વાદ અરે સખી તને શું વાત જ્યારે તું જોતી આ ચંદ્રાટ યશોદા તું માંગ તો તને પણ આપશે આજે તો યશોદામાં જે માગો તે આપે છે બધું રૂટક તને સંભાળ મળશે તું જા સંભાળ ગોપી દોડતી આવી છે યશોદાજીને કહ્યું કે માં મારા સખીને ચંદ્રહાર પહેરાવી ગરીબ છું મારા જેવા ગરીબને કોણ આપે માં તમને યોગ લાગે તો મને ચંદ્રહાર યશોદાજીએ કહ્યું છે જલ્દી ચંદ્રહાર લઈ ગોપી જાઓ આખો દિવસ બહુ લૂંટાવી ઘરમાં જલ્દી ચંદ્રહાર પડ્યો માને તો આપવાની બહુ ઉતાવળ થઈ ગઈ છે યશોદા માના ગળામાં એક નવરત્નનો હાર એક એક રત્ન લાખ લાખ છે માને આપવાની બહુ ઉતાવળ થઈ છે મારી ગળામાંથી હાર ઉતાર્યો આટલું બધું આપે પણ યશોદા માને જરા માર્ગમાં એને એક સખી મળી છે પૂછે છે તને શું આપ્યું તે બતાવે છે આ હાર યશોદામાના ગળામાં યશોદામાએ ગળામાં ઉતરીને મને અરે સખી તને શું ગોપીએ કહ્યું આ તારા ગળામાં જે હાર દેખાય છે આ હાર યશોદાજી મને આપતા પણ મેં તો લેવાની ના પાડી અરે સખી તે લેવાની ના પાડી તે શું લીધું ત્યારે ગોપીએ કહ્યું આ હારમાં છે શું ભારતમાં કે એવી શક્તિ છે એને એક વાર મેં ગોદમાં પ્યાર અને મને જે આનંદ થયો છે હવે મારો સંસાર આનંદ રૂપ છે મને અંદર પ્રકાશ દેખાય બહાર પ્રકાશ દેખાય છે મારો બાલકૃષ્ણ પ્રકાશમાં આનંદ છે એક વાર મેં પ્યાર કર્યો છે એક વાર મેં છાતી સાથે આ ભારતમાં એવી શક્તિ છે એક વાર પ્યાર કરે એનો સંસાર આનંદ થાય છે આ હારમાં છે શું આ હીરા જે છે તે પથ્થર છે તું ત્યાં જઈને પથ્થર લઈ આવી યશોદા વાતો એક એકને પરમાત્મા આપે છે આ પથરામાં જીવીશું એક વાર બાલકૃષ્ણ સાથે જે ત્યાં આવે છે મારી ભૂલ થઈ મને વાંચતા આવડ્યું નહીં મારા સખીએ મને કહ્યું છે એક વાર બાળકૃષ્ણને જે છાતી સાથે એક વાર બાળક સાથે જે પ્યાર કરે છે એનો સંસાર આનંદ રૂપ થઈ જાય બસ બે મારા ગોદમાં ઉદાર છે બધાને હાથ જોડે છે તમારા બધાના આશીર્વાદથી દીકરો છે હું તો નામની માં છું ગોપીના ગોદમાં બાળકૃષ્ણ રત્ન કરે હજારો વર્ષો થયા આ જીવ ઈશ્વર થી અલગ થયો આ જીવ ઈશ્વર નું વિલન થયું છે ગોપીને અતિ આનંદ અતિ આનંદમાં જીવ નાચે છે કેટલાક જીવ એવા હોય છે એમના હાથમાં લક્ષ્મી આવે તો વાંચવા લાગે છે આજે ગોપીના હાથમાં લક્ષ્મી નથી ગોપીના હાથમાં લક્ષ્મી પતિ આવ્યા છે વારંવાર નિહાળે છે સાથે સાથે ચાપે છે પ્યાર એને બહુ આનંદ થયો અને તે ગોપડીએ કહ્યું આજ સુધી નંદ યશોદા અમને આનંદ આપતા હતા અને તેથી આ પરમાનંદ એમના અતિ આનંદમાં ગોપી નાચે છે અને નંદ ઘેરા tudo bonito, até desejo. Realmente, né? Me deu. હા એ ફેરવું જ છું પબ્લિક ઉપર એ ફેરવ્યો છે